એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો શિવાની આવી છે ઉષ્મા છે અને હૃદયભાઈ વાર્તા સાંભળે છે ને શું આવો આવો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો સાંભળજો વાર્તાનું નામ છે અક્કલબડી કે ભેંસ ભલે લો કહો જોઈએ અક્કલ મોટી હોય કે ભેંસ મોટી હોય હે ભાઈ સાંભળજો એની જ વાર્તા છે હા એક હતો રાજા આ રાજા એક દિવસ શિકારે નીકળો શિકાર ખેલતા ખેલતા એ તો એક હરણની પાછળ પડ્યો ઘોડો લઈને તબડાક તબડાક તબડાક તબડાક કરતો હરણ તો એનો જીવ બચાવીને જાય ભાગ્યું જાય ભાગ્યું અને રાજાએ પણ એની પાછળ પાછળ પોતાનો સફેદ ઘોડો મારી મૂક્યો રાજાનો ઘોડો તો એના સૈનિકોના ઘોડા કરતાં પણ ઘણી વધારે સારી જાતનો પાણીદાર ઘોડો હતો ભાઈ એટલે તો બધાથી આગળ નીકળી ગયો બહુ દૂર સુધી હરણની પાછળ તો દોડ્યો તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતો પણ છેવટે આ હરણ રાજાના હાથમાંથી છટકી ગયું અભાઈ આ પછી રાજાએ તો પાછા પોતાના મહેલ તરફ જવાનો વિચાર કર્યો પણ રાજા તો પાછા જવાનો રસ્તો ભૂલી ગયો હતો એ તો વિચાર કરવા લાગ્યો કે હવે પાછા જવું કેવી રીતે ભૂલો પડેલો એ તો જંગલમાં આમ તેમ ફરે આમ તેમ ફરે થોડીક વાર થઈ ત્યાં ફરતા ફરતા અંતે એક ગામ દેખાણું થોડુંક ચાલ્યા ત્યાં ગામ પાસે આવ્યું આ ગામ પાસે રાજાએ એક ખેતરમાં કામ કરતા બે નાનકડા છોકરાઓને જોયા હો ખેતરમાં સરસ મજાનું ઝાડ જોઈને રાજાએ થાક ખાવા માટે પોતાના ઘોડાને આ ઝાડના છાયા નીચે બાંધ્યો અને પેલા બે નાના છોકરાને બોલાવ્યા એ છોકરાઓ અહીંયા આવો અહીંયા આવો કોઈ સારો માણસ લાગે છે એમ સમજીને છોકરાઓએ તો રાજાને પાણી લાવી આપ્યું છોકરાઓને તો ક્યાં ખબર હતી કે આ તો આપણો રાજા છે એ તો આ ઘોડે સવાર સારો માણસ લાગે છે એમ સમજીને એમની સરભરા કરવા માંડ્યા આગતા સ્વાગતા કરવા માંડ્યા છોકરાઓ અને પછી તો છોકરાઓએ આ માણસને અરે રાજાને પોતાના નગરનો રસ્તો બતાવ્યો રાજા તો ભૂલો પડી ગયો હતો ને છોકરાએ રસ્તો બતાવ્યો હો ભાઈ બંને નાના છોકરાઓ તો બહુ ડાયા હતા અને એમની આગતા સ્વાગતા જોઈને રાજાએ એમને પૂછ્યું એટલે છોકરાઓ તમારે જે વસ્તુ જોઈતી હોય તે મારી પાસેથી માગી લો હું તમને બંનેને તમે જે માગશો એ જરૂર આપીશ માટે માગી લો તમારે જે જોઈએ તે રાજી થઈને માગો તમે તમારે બોલો લો આ છોકરાઓ તો વિચારમાં પડી ગયા એમને આવી રીતે માગી લેવાનો વિચાર તો આવે શાનો હે ભાઈ એટલે એ તો બંને વિચારમાં પડી ગયા મોટો છોકરો હતો એને લાગ્યું કે આપણા ઘરમાં દૂધ નથી મળતું પૂરતું પીવા માટે માટે આપણા ઘરમાં જો દૂધ આપે એવી ભેંસ માગી લીધી હોય તો તો પછી હે ને ઘી દૂધ ને છાશ ખાઈએ ને લીલા લેર કરીએ મોટા છોકરાએ તો આવું વિચાર્યું એથી એણે એક સારી ભેંસ માગી લીધી રાજાએ તો કહ્યું સારું તને એક સરસ મજાની ભેંસ આપીશ રાજી મોટો છોકરો કે હા હા રાજી પછી બીજા છોકરાને પૂછ્યું અલા તારી શું ઈચ્છા છે તું પણ માગી લે તારે જે માગવું હોય તે નાના છોકરાએ તો ખૂબ વિચાર કર્યો હમ કે આવો મોટો માણસ છે તો એની પાસેથી માગી માગીને ભેંસ જેવું જાનવર શું માગવું એ તો મૂર્ખાઈ કહેવાય માટે એવું જ કાંઈક માગવું કે આખી જિંદગી કામ આવે અને દુનિયાભરમાં બધા મને ઓળખે હું તો આમેય અભણ અને અક્કલ વગરનો છું ને અને અક્કલવાળા માણસો ડાયા અને હોશિયાર હોય છે આવું નાના છોકરાએ વિચાર્યું માટે એવું કંઈક માગું કે જેને ચોર ચોરી શકે નહીં જે ખોવાય નહીં જે વસ્તુના બે ભાગ ન પડે અને રાજા જેવો રાજા પણ જેને પડાવી કે ઝૂંટવી ન શકે એવું કંઈક માગું તેથી એણે નાના એવા છોકરાએ રાજાને વિનંતી કરી મને તમારે કાંઈ આપવું જ હોય તો મને અક્કલ આપો અક્કલ લો બોલો એને તો અક્કલ માગી રાજાએ તો આ નાના છોકરાને કહ્યું સારું જા તને અક્કલ આપીશ હું તમારા બંને ઉપર ખૂબ ખુશ થયો છું રાજા તો પછી પોતાના નગરમાં પોતાના મહેલે ગયો ત્યાં જઈને તરત જ એણે ઊંચામાં ઊંચી જાતની સરસ મજાની ખૂબ દૂધ દેતી હોય એવી એક ભેંસ મોટા છોકરાને મોકલી આપી પણ પછી રહી નાના છોકરાની વાત હો ભાઈ હવે ભાઈ અક્કલ કેવી રીતે આપવી અક્કલ તો કાંઈ આપી અપાતી નથી તમે જોઈ છે અક્કલ અક્કલ કાંઈ કોઈ વસ્તુ છે તે કોઈને આપી શકાય હે રાજા તો મૂંઝાયો પછી બહુ વિચાર્યું ત્યારે રાજાએ પેલા નાના છોકરાને ભણાવવાનો વિચાર કર્યો ભાઈ રાજાએ તો પેલા નાના છોકરાને મહેલમાં બોલાવીને રાખ્યો અને સારામાં સારા શિક્ષકો ને ગુરુઓ ને પંડિતો રાખીને એને ભણાવવા માંડ્યો છોકરો તો હોંશથી ભણે એ તો એક પછી એક વિદ્યા ઝપાટા બંધ શીખીને તમારા જેવો ચાલાક અને હોશિયાર થઈ ગયો હો ભાઈ એની બુદ્ધિ તો એવી સરસ ખીલી એવી સરસ ખીલી કે એ તો ભણી ગણીને જુવાન થઈ ગયો આ બાજુ પેલા મોટા છોકરાને ત્યાં રાજાએ આપેલી ભેંસ હતી ને એણે તો દૂધ ઘીની છોડો ઉડાડી અને ઘરમાં આનંદ આનંદ થઈ ગયો મોટો છોકરો હતો નાના છોકરાની મૂર્ખાઈ ઉપર હસતો હતો કે મૂર્ખાએ અક્કલ માગી અલા ભાઈ અક્કલને તે કાંઈ બટકા ભરાતા હશે મારી જેમ ભેંસ માગી હોત તો મારા જેવો જે પણ સુખી ન થઈ જાત એણે તો એવું વિચાર્યું પણ પછી શું થયું ખબર છે તમને બધાને થોડાક વર્ષો ગયા પછી ભેંસ મરી ગઈ અને પેલો છોકરો તો પહેલા જેવો હતો એવો ગરીબ બની ગયો બિચારો આ બાજુ નાનો છોકરો ભણી ગણીને હોશિયાર થઈ ગયો રાજા પણ એને હોશિયાર બનેલો જોઈને ખુશ ખુશ હતા એટલે રાજાએ તો એ છોકરાને જ નોકરી ઉપર રાખી લીધો પોતાની પાસે આ છોકરો રાજ્યના બધા ખેડૂતો ઉપર દેખરેખ રાખવા લાગ્યો રાજાના રાજ્યનો બધો કારભાર બધું કામકાજ આ નાનો છોકરો સંભાળે હો એમ કરતા કરતા આ છોકરાએ તો રાજાનું અને પોતાનું નામ પણ ખૂબ વધાર્યું આખી દુનિયામાં હો ભાઈ એક દિવસ આ છોકરો પોતાના એક કામ માટે પોતાના ગામ ગયો ત્યાં ભેંસ માગનાર મોટો છોકરો એને મળ્યો મોટા છોકરાએ તો પોતાની દશાની વાત કરી બધી કે ભેંસ મરી ગઈ હવે તો મારી પાસે કાંઈ દૂધ પીવા રહ્યું નહીં એટલે નાના છોકરાએ એને પૂછ્યું શું પૂછ્યું ખબર છે કહો ભાઈ અક્કલ મોટી કે ભેંસ મોટી તમે ભેંસ માગી અને મેં માગી અક્કલ હવે બોલો લો અક્કલ મોટી કે ભેંસ મોટી તો ભાઈ મજા પડીને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો